હર્ષ અને શોખ વખતે જો ન થાય તો બીજા બધા પુસ્તકના બધા પુસ્તકો જ્ઞાનથી કરેલા છે અને હર્ષ વખતે આચરણ થાય તે જ્ઞાન અને તે વિજ્ઞાન અને તે જ મોક્ષ હેતુ છે પછી બીજી વાત પર બધું અનંત અવતારથી ભટક ભટક કર્યો છે અને જયારે જરૂર જરૂર હવે સાહેબ જ્ઞાન હાજર થતું નથી એ જ્ઞાન ને કરવાનું જ્ઞાન તેનું નામ કે અર્થ અને શ્લોક તમે થાય છે સરસ એવું થયું એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની બહાર જ છે એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરોની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરોની બહાર જ છે અક્ષર અક્ષર શબ્દો અક્ષર બંને ઉપર છે જેટલા આ ક્ષર છે ને માટે કઈ લખવું પડ્યું નથી લખવું પડ્યું તો અક્ષર માટે શું પણ અક્ષર થી ઉપર છે ક્ષર અક્ષર થી ઉપર છે અને જગત આખું અક્ષર માં સપડાય ગયું અક્ષર એ પછી કમાવું શાસ્ત્ર વાંચો કે મહાવીર ના વાંચો પણ બધા અક્ષર માં સપડાય કશું ફળ આપે નહીં ઠંડક આપે ખાલી પાંચ હશે કરીએ કારણ જ્ઞાની પૂછી વાળી છે ને અંદર ઠંડક હાજર થાય નહીં ખરે ટાઈમે હાજર થાય નહીં મૈયા ક્રોધ ક્રોધ માર મારા લોકો ઓછા થાય નહીં મતભેદો ઘટે નહીં સગડે ઘટે નહીં આ તો મનમાં પછી માને કહેવાનું કે ભાઈ આ સારા ઘઉંનામાં લગ કંટ્રોલા કરેલા કરેલા પણ આપણે આવું કરેલા ઘઉં છે જેવાની મળે ને ત્યાં કેવું છે કે આમાં આ નહીં રોકે જીવ સતત રહેતો પામે અવશ્ય તું સતત ને રોકી નહીં ત્યાં સુધી મોગ તારો કોઈ થોડાનું નકામા તું તારી સદન કર્યા મેં પૂછો કર્યા અને ત્યાં નહીં પણ તું સદન કર્યા કરું શું કે છે પુસ્તક મેં લખ્યું આ તમારા માટે અને એક બાજુ કિંમત રાખતો કે ઓકે જી સદન તો બરાબર વર્ષે અને સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવશે બંધન છે એ સસન છે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં તે બંધન છે એમ અમારું હૃદય છે એવું વધારે તરીકે પોતે પોતાની મારે જવાબ અને દબાવ દેવું શાસ્ત્ર દવા પણ લઈ સપના કીધા પીટી જાય સવાર મોટો ઉઠ્યા એ બધું સ્વચલ સ્વાધ્યાય કરે હવે સ્વતંત્ર જ્ઞાની ના આધારે સ્વતંત્ર છે લોક ના આધારે સ્વતંત્ર ના કેવું કારણ કે એ બધી આ સ્વાધ્યાય રવિ રમત જતું રહેશે એની હા ચાલ માટે આ વાત કરવા જેવી નહીં જ્યાં બરોબર ચાલી ગયા એને કેવો ભાઈ સાધ્યા કરો ભાઈ પણ જેને મોક્ષે જવું હોય તેના સાથે હેલ્પ નહીં કરે એને પોતાને ચિંતન મનન આત્મશોધન એ મદદ કરે ખરું ચિંતન મનન આત્મશોધન એ બધું સાધક ને મદદ કરે ખરું આત્મા શું શોધન આત્મશોધ આત્મશોધન તો હોય તો નિરંતર તે છોડ ભગવાને કહ્યું નિરંતર એટલે રોજ બે ચાર પાંચ કલાક હાથે લાગી કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે ધંધા રોજગાર કરે પણ જ્યાં ચાલે ચાલતા થાય ત્યાં આગળ હાથે રહી ચાલે એને આપણે શોધતે એવી કરનાર હોય તો ચાલે પૂછે છે કે સ્વાધ્યાય નુકસાન શું સ્વાધ્યાય કરવાનું નુકસાન શું કે નુકસાન નહીં સારું છે પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય આપડે આપડે બહુ સારો બને બધી વ્યવસ્થા બને સ્વાધ્યાય ઊંચી વસ્તુ છે જો એનું નુકસાન લેવા ને સ્વાધ્યાય ઊંચી વસ્તુ કેમ તમને નુકસાન લાગે તો જેને આ હોય એને પેલું કે જો ઓમ નમસ્કાર પ્રશ્ન એમાં ભાવ જાગે જ નહીં ઓમ નમઃ શિવાય શ્રી કૃષ્ણ શરણમ એ બોલીએ તો એનો ભાવ જાગે કે નહીં બધું લાભકારી બધું રાજાના સ્ટાફમાં જવું છે તેને નોકરી માં નહીં મળે છેવડો શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત તેની શરૂઆત હવે જે કરવું રાજા થવાથી રાજા થવાનું રાજા એ તો રાજા કઈ થવાય નહીં ને શરૂઆત માટે શું કરવું આપો આપણે કસાય નો રવ કરવો છે કસાય મંદ કરવા છે તેને બદલે આપણે બધો આ માલ શું બરોબર હા બાકી રહેવું છે માન માન કીર્તિ ના ભૂખ્યા છે વિષય ના ભૂખ્યા છે ત્યારે આ સંસાર બધી સ્થિતિ વધે તો તેને કસાય થવું હોય કસાય ચિંતિત માત્ર દુઃખ ના થાય એક ચિંતા ના થાય જે ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ એક ઉપાધિ ના થાય એક વિજ્ઞાન મુક્તિ આપણે થઈ ગઈ લાગે મુક્તિ ત્યાંના ભોગ ને શું કરવા શું ભરોસો ત્યાંના ભોગ નો મોક્ષ આપીશું તમને નહીં તો ભાઈ વાત અહીં અત્યારે શાક લેવા વગેરે નહીં તેમાં દાખલા ગયા છોકરો તો છોકરો બધા ઘર દાખલા વિચાર પડી આત્મા શાંત પરિણામ માં બેઠા હોય બહારનું નિમિત્ત બહારનો માણસ કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને દિલગીરી થઈ જાય તો એ આત્મબળ ઓછું કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાય થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન મેળવવું કે આત્મબળ એવું કોઈ ઉપાય છે કોઈ આપણે શાંત સ્થિર બેઠા હોઈએ તે વખતે બહાર થી કોઈ ક્રોધી આવ્યો હોય તો તે વખતે છે તો આપણા પરિણામ બદલાય એના માટે આપણે આત્મામાં વધારવું જોઈએ કે આપણા પરિણામ એના માટે ઉપાય આપણે જ્ઞાન બળ કે આત્મબળ ને તે સમયે કયો કયો ઉપાય એ વખતે કયો ઉપાય સમસ્યા નવું નવું પાન આપી જ પહેલા પછી આ તેજને આપી દેવું દેહની લાલસાઓ દેહની લાલસાઓ ને એના તરફ ભાવ અભાવ કરશો તો એ આત્મવિજય ભૌતિક સુખો નો અભાવ કરે તો આત્મવિજય આત્મવિજય ખલાસ થઈ તેનું કારણ છે ભૌતિક સુખ નો ભૌતિક સુખ માં જ રાત્રે રાત્રે એનો રાત્રે છે જ ભૌતિક સુખ પછી આત્મવિજય ખલાસ થઈ જાય નહીં તો પછી જ્ઞાની પુરુષ ની પાસે જવું એટલે તમને સંપૂર્ણ આત્મવિજયવાન બનાવી શકે જ્ઞાની પુરુષ પાસે શ્રીગોદરાત્રે જ્ઞાની પુરુષ એક કલાકમાં મોક્ષ આપે પણ એ જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગ સમજે નહીં એમને ત્યાગે ના હોય ને અત્યાગે ના ઉદય કરના આધીન એને ત્યાં ઉદય કરના આધીન જ્યાં ઉદય ફરે તેમ મોટું થઈ જાય હા મોટું થઈ જાય ઉદય કરના આધીન સાફ થયું ત્યાં જ્ઞાની <laughs> <laughs> ત્યાગ ત્યાગ સંભવે નહીં કિંચિત માત્ર છે ત્યાં ત્યાં જ્ઞાની પર ધરાય નહીં સફળ ક્રમિક માર્ગમાં જ્ઞાની પદ કેવું પડે છે એ માર્ગ મૂળ માર્ગ જ્ઞાની પર કેવું પડે સતત કરે કેવું પડે બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ કે જેને ત્યાગા ત્યાગ ન સંભવે એ શ્રીમદ રાધાકૃષ્ણ રિપેર અમે કરવાનું છું કારણ એ પોતે જ રિપેર ના આપી જ્યાં પોતા પણ નથી જ્યાં ગર્વ નથી ગાળતા નથી બરોબર ને પોતા પણ નથી ગ્રહ નથી બરોબર એવી આશ્ચર્યની પ્રતિમા કહેવાય કે આશ્ચર્યની આ કારણ મોટું આશ્ચર્ય એવી પ્રતિમા દેખાય પાસે જ્ઞાન ચારિત્ર સાંભળે તો કલ્યાણ થાય એ સુણે એ સદે એનાથી કલ્યાણ થાય જ્ઞાન દર્શન ચારિત્ર જગતમાં હોઈ શકે નહીં જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એ સ્વતંત્રથી વિટેલા છે સ્વતંત્ર સ્વતંત્ર પરિણામ ન બદલાય છે જે તપ થાય છે એને ભગવાને તપ કહ્યું આ તપ જ હોય ને આ બધા તપ હોય વાંકે દેખાય એ તપ ગણાય જ નહીં વાંકે દેખાતા કોને હમણાં તપ એ તપ જ ભગવાને નથી કર્યો એ તપ છે સંસાર હેતુ છે શું કે સંસાર હેતુ એટલે પુણ્ય ફળ આપે છે પુણ્ય ફળ આપે છે ज्ञानी बिना ज्ञान ने सबके ज्ञानीयो ज्ञान ने सबके जगह લખ્યું છે ज्ञानीयो एक जगह લખ્યું છે કે ज्ञानीयो ज्ञान ने सबके છે ज्ञानीयो ज्ञान ने सबके છે ના એ એમ પડી ગયું જ્ઞાન મત જ્ઞાન હોય જ્ઞાન મત પ્રતિ તત્મ જ્ઞાન સદ્ગુણ સદ્તો સબ્દ સપેનો હોય છે જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશમય હોય હોય કર્મને એક તો તપેલા હોય અને તમે પીડીએ ગાતો ભરવો એક તો તપેલા શું વાત એટલે તો ના બોલાયો તપોગત તમે જેટલું દેખાય એટલું બોલી ગયા જોઈ લીધું ઉપયોગ કરો ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો સાથે કરવો ગુરુ મંત્ર ગુરુએ આપેલો મંત્ર હોય આની સાથે એનો ઉપયોગ કરવો આપણે લાભ કરવો ના સત્સંગ જો એક ગુરુ મંત્ર આપે છે જોઈએ એટલા આપે કારણ કે એમના બાપુ શું જવાનું ભાઈ એ વેપાર લઈને બેઠેલા તમે માગો એટલે આપે આપણને ફળદાયી થતો હોય જવા દેવો ના ફળદાયી થતો શું કરું કોક જ માણસ વેપારી ના હોય અમારી જાય આપણને ગુરુ હું કોકત માણસ હોય વેપારી ના હોય ભાઈ ઘણા ઘણા વેપારી સ્ટેજમાં હોય હવે વેપારી એટલે તમે આપણે માતા આવતું કરવું ના બરાબર શું કીધું એવું કશું આપણે છે નહીં આપણને માતા એવું નહીં જોવાનું અને ઊંઘી ગયા ઊંઘ્યા હતા સંયમમાં હોય તો વચ્ચે પાસે સંયમ જ હતો શું કહ્યું સંયમ જ હોય ઊંઘતા પેલા સંયમમાં હોય અને પ્રતિક્રિયા સંયમ ચાલુ ને નિરંતર ચોવીસે કલાકનો સંયમ અમારા અમારી ચોકડી ગઈ સંયમ જે આ સંયમ કહેવામાં આવે છે એ લૌકિક સંયમ છે કેવા છે લૌકિક એટલે લોક લોકમાં કહેવાય બાકી ખરી રીતે ભગવાન કહે નહીં સંયમ ભગવાન તો સંયમ બને કે ક્રોધ માન માયા લોક નો સંયમ કરવા એમ સંયમ ક્રોધ માન અધ્યાયોને સંયમ કરવા એમ સંયમ બાકી ઇન્દ્રિયોનો સંયમ કરવાનો ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો શું ક્રોધ માન માયા લોક નો સંયમ કરવો એમ સંયમ કે આમને સંયમ તમારે વર્તે એ સંયમ ધીમો આ સંયમ ધીમો સોળ પ્રકારના ક્રોધમાન માં જાય નવ પ્રકારના ન કરતા જાય એના જેવો મોટો સંયમ કરવો જે ભગવાન જેમ આવી નતો એ સંયમ તમને વર્તશે સમજમાં ફેર ઓછી હોવાથી એનો રાહ ઓછો વસ્તુ મળે જેટલો સમજે એટલો લાભ કે હું શું કમાયો અને અહીં મોક્ષ થઈ ગયેલો સર્વ દુઃખો થી હતાવ જ નહીં એક પણ દુઃખ નમતા નું કોઈ દુઃખ અડે નહીં એનું નામ સંયમ શ્રમિક બાળકો સંયમ છે ને તે અહંકારે કરીને સંયમ કરેલો દેહ ને સંયમિત કરે મન ને સંયમિત કરે વાણી ને સંયમિત કરે એ સંયમ ના કરે સ્ટ્રગલ એનું નામ સ્ટ્રગલ કર્યું કહેવાય સ્ટ્રગલ હા અંગ્રેજ છે તો બધા હા તમને મેં કઈ મેં લાગ્યું મેં ઠંડક લાગી પછી અસર થઈ એ શું કહેવા માંગે છે આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો એ શું કહેવા માંગે મારા નુકસાન પામે એટલે આખો દાડો યાદ રહ્યા આપણું શરણું જેવું આપનું સરનું આપનું સરનું અંગીકારો છો ચરણ ચરણાવી એટલે આપનું સરનું હોજો સરનું નિરંતર યાદ કર્યા પછી જશે છેલ્લા થાય કે તમે તમે જેવી કરી આપો તેવું કરી અમારે તમારી જે દરિયા છે એ દરિયા આપણી વૃત્તિ જ અમારી વૃત્તિ હા છે આપણે દ્રષ્ટિએ જ અમારી તો અહીં શહેરમાં છ જુદા જુદા મન ની દખલ છે દખલ દખલ છે દખલ કર્યા કરે આખું અંતસ્કરણ તાર સમજી જાય તારે પેલો વિચાર આવે ને વિષયનો તો પેલું અંતસ્કરણ આખું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એમાં પરવાઈ રહે પછી ખસે જ નહીં આગળ ભાવતું છે ના ભાવતું ના બીજા વિચાર વિચાર વાળા કરે વૈરાગ ઉભો થાય વૈરાગ ઉભો ચિતરી જશે એ ગમતું કેવી રીતે નીકળે દાદા ગમતું કેવી રીતે જાય બહુ જબરજસ્ત ભાગ મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય હોય તો બધું બદલાઈ જાય હા બધું આપણે એક જગ્યાએ જવાબ આપ્યો છે કોઈ ભાઈ પૂછ્યું છે કે આ તો બધું કે કર્મને આધીન લઈને જ આવેલો હોય ને તો આપણે કહ્યું હતું કે બીજું બધું કર્મને આધીન છે પરંતુ આ વિષય બાબત એટલું ફરી શકે એવું છે એ નિશ્ચય હોય તો અને જ્ઞાનીની કૃપા હોય તો નાના કૃપા છે ત્યાં ભૂખ લાગી હોય દૂધ પેલા આપે છે પણ હતે પેલા પછી દૂધ પીએ જ નહીં ભૂખ લાગી છે તો અઠે શું કરે ના પીએ એ નીચે કઈ નાખ નહીં નીચે નીચે છોકરો ભૂખ લાગી જતો કે જવું થઈ નહીં પીવું ચાલી શકે છે આ તો બરકત માણસ ચડી ગયા ત્યારે નીચે એટલે એટલે આ બધું મનનું સાંભળ સાંભળ કરે એટલે નિશ્ચયમાં કચાશ વર્તે ને મનનું જો ના સાંભળે તો મનનું સાંભળે ને તો પછી નિશ્ચય નિશ્ચય તરત રહે મનનું સાંભળે ઘર બની ગયું સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં આપણે વાત કહી ને મનનું સાંભળવું જ નહીં કોઈનું સાંભળવું સાંભળનાર કોણ દાદા આ મનનું જે સાંભળે છે ઢીલો કોણ ઢીલો ઢીલો થઈ જાય છે ઢીલો કોણ થાય છે થઈ જાય છે ઢીલો થતો મહેશ તું કહું હું તું મને થયું એમ કહું છે તું તો મહેશ ઢીલો થાય મને હા છે એમ કહું મને આવું થાય છે તું કહું છું ને રોજ પોતે હાથમાં થઈ જાય કશું કોઈ નથી વળે એથી શક્તિ નહીં કોણ સંભળાય છે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મને તો કોણ છે આ અત્યારે બધો વિષય નો વિચાર આવે ને તો વૈરાગ આવે ને બીજું બધું સારું અવળું બતાવે દલાલી મળે કોની દલાલી આપણી આપણી એટલે બીજો માણસ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત લાલચ વાળા દલાલ ઓળખ હોય છે કારણ કે આવું ઘણી વખત બને છે તારે કોઈ ના બને આવું જગલી પણ વાયુ નિશ્ચય બધો કે છે તું તો પર ધરશે ને નિશ્ચય ભરે કોઈ પણ માણસ ભગવાન આવતા નિશ્ચય કે છે ભગવાન પૂછવાથી ભેગું થઈ જાય પૂછવાની આ તો ઘણી વખત મારે આવું બસતું એવું ખબર પડી જાય અને અમે જો ચોખ્ખી તરફ બોલો ને નિશ્ચય દાનત ચોર કોની છે ને આવું જાણો દાનત ચોર કોની છે કોની તારી બીજા કોની બીજા કોની તો સુધાર્થમાં છે સુધાર્થમાં થઈ અબ્દુલ મહેમા દાનત ચોર આ છે તો શુદ્ધાત્માની તો નથી એ સમજમાં છે કે આ ગુજરાતમાં જ નથી પણ આની તો છે ને બે આ તારી છે નિશ્ચય હોય તો તારી એની નિશ્ચય કોનો હા ના ન જોઈએ તે રાત ના આ નિશ્ચય ઢીલો પડે ને એની જ વાંધો છે દાદા આ નિશ્ચય રહેતો નથી ને સ્ટ્રોંગ છોકરું રીત છોકરું આપડે ગલી બધી કરીએ થાય ને જોયેલું ને તેને જોયેલું છોકરા અઠેસરી ચડ્યો એ નામ નિશ્ચય ઠીક છે નહીં चाहिए અરે ચોપડી વાંચે તો એને નહીં चाहिए બોલવાની જરૂર નથી. એનું પુસ્તકો જ્ઞાન જ એમ કે આ ઉલટી થાય એમ ક્યાં પડાય તો તે વખત આવા વિચારો ના આવે એક વખત મનમાં વિચાર આવે તે વખત આવા વિચાર ના આવે બધાને આવે. સાહેબ હાલત ખરાબ છે દાનત ઘર છોડાયું નથી બે બે પેલા આ ઘર સારું મારું જરાતું રક્ષણ કેટલું કરે છે દલીલબાજી કરે છે વકીલાત કરે છે કે નિશ્ચયમાં પચાસ રહ્યા છે નિશ્ચય શી થાય વકીલાત કે દલાલી કરે છે દલીલ કરે છે નો દલીલ એની પર અપીલ નહીં નહીં એટલે નહીં એટલે નહીં આમ ઘણી વખત આવો નિશ્ચય કરીએ છીએ દાદા હું નિશ્ચય આવું ઘણી વખત કરું છું આવું બોલવું એટલે પછી નિશ્ચય ઉડી જાય અરે સમજી જાય કે માણસ ટેકાળ બરકત રહેવાનો નિશ્ચય મારું હવે બધું બોલું છું પુરાવા જે થાય એ તો કેવું જોઈએ દાદા પણ થયું અને કર્યું તેમાં જોખમાય જે થાય એ તો જોવા જેવી નથી જોઈ બાજુ કે એટલે પછી ફરી સાયકલ એક્ઝેક્ટ પડી એટલે દિલો દસ થી જે થાય આમ આમ એવું ગાંઠું નહીં કે આવું પણ પેલા વિચારોના જે સ્પંદનો રહે આવા વિચારો આવે છે મહેશ ને ગમે છે એ બધું જોખમદાર ને આપણે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત જે આવા વિચારો આવે છે પછી એવું થાય હવે કેમ આવે છે વિચાર આપડી થઈ નથી બોલો માં આવી વાતો જ ના કરે આવી વાત કરે ને તે જો જે કરે છે ને હું આપણે તે જો સાયકલો ઇફેક્ટ પડ્યા કરે શું જે મહી મહી વિચાર આવે કાઢી અગર મારું થયું એમ કહી દે શું તો આધ્યાત્મિક નિશાની કહેવાય આધ્યાત્મિક નથી હરિયમ સંદર્ભ કરવામાં આવતો પૃથ્વી પ્રવાહી કહેવાનો ના કહીએ તો આપણે એના માલિક થતા રહ્યા આપણે ઘણી વખત વિચાર વિષય સંબંધી વિચાર બહુ જોખમ છે આ બધું સાંભળેલું ને એટલે હા બસ જોખમ છે ને ખરે તો જોવા જેવું નથી અડવા જેવું નથી એનો રાત ગાડો હાથમાં ધરવા જેવું એમનો શું જોખમ એટલે શું જોવા જેવું હાથ ગાડવા જેવું નથી હા મન મન જોવું વિચારો કરતો ને તો જોવા જેવું નથી અડવા જેવું નથી એમ હાથતા નથી ત્યારે બધા હરડે છે પછી મૂકી દેશે પેટીમાં પછી પાસે પેટી લાઈન મૂકી બહાર કાઢી દેખાડે છે જાણ પણ તો થાય કે આવા બંને વિચારો આવે છે વિષયના બંને આપણે શું તો આપણને ખબર પડે છે ખબર પડે છે એ એમના બધા આત્મા ને ખબર ના પડે આત્મા થી જ કહેવાય કેવો માણસ વિચાર ગમે આપણે શું લેવા દેવા ભૂલ કઈ થાય છે આમાં બધી કઈ થાય પણ ભૂલ ભૂલ થઈ એ ભૂલ છે બીજી કઈ ભૂલ વિચારો જે આવે છે જોવાના આપણે વિચારો ગમે છે ગમે છે ના ગમે એ શું જોવાનું છે એ આપણે આપણને ખબર પડે છે ના એ આપણને ખબર પડે ને એ આપણે જોવાની જરૂર ને ગયા બળદને પહેર્યા ચાલ્યા તો આપણે સ્ટેશન પર જવું હોય તો અહીંથી આમ ફેરવું પડે આપડે પણ મન ગઈ આ ગઈ ગઈકાલે આમ ગયા હતા બળદ આમ ફરે શું કહે એને ગમે હવે જે કામ જવું ત્યાં ફેરવવાનું તે ફેરવીએ તો છે એ બાજુ જવું જ નથી પણ અંદર અંતસ્કરણમાં બધું ચાલ્યા કરે છે સારું ચાલે સારું જોયા કરવાનું જોયા બધા વિચારશે આને કદાચ ટાઈમ હવે માણસ તો ચાલે નહીં એટલે કે અમુક સંજોગો એવા હોય કે આવા વિચાર ફૂટે છે આવા સંજોગો એવા હોય એટલે વિચાર ફૂટે છે વિચાર ફૂટે તારે છે મારું નામ એક જ વસ્તુ બોલી <laughs> ના રહે કોઈ માગવામાં ના રહે ના ગમે ખરું ગતિ થઈ જવાની હાથમાં છે બધું ચંદીરામ સહની ને ત્યાં નવજીવન વડોદરા સવાર ન પણ હોય ને હોય સંયમી ત્યાગ હોય ના પણ હોય શું કેટલી શ્રીમદ આચાર્ય કહ્યું અમને જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સમજે નહીં ત્યાગ ના હોય ને ત્યાગ હોય વાંચેલું છે ને એટલે બરોબર સમજમાં આવે છે બરોબર તે છેવટે બુદ્ધિ ને ખલાસ કરવાની છે કે કે કે અમે બહુ શાસ્ત્રો એનું વાંચન કર્યું કે પણ પછી એમ થયું કે છેલ્લે આ સ્ટેજ થી આગળ જવાનું છે પછી લિમિટ આવી જાય છે શાસ્ત્રો ની સહજ વાળી નીકળેલી ભગવાન ની લખી બુદ્ધિ વાળી શું કર્યું લખી બુદ્ધિ વાળા લખી એટલે અસહજ થઈ ના કામ થાય છે બુદ્ધિ ખરાબ થયા પછી સહજ વાળી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ ગઈ અતિતા બહુ હતી તો ખાલી થઈ ગઈ બુદ્ધિ કેવી રીતે ખાલી થાય કોઈ કહે છે મારે બહાર ખાલી કરવી છે એક પૂછ્યું જે મારે બુદ્ધિ ખાલી કરવી છે તો જે બન્યું એને ન્યાય ગણવામાં આવે તો જ બુદ્ધિ ખાલી થાય એનો ન્યાય ખોળે નહીં જે બન્યું એને જ ન્યાય ગણવામાં આવે આપણે સમજાયું શું કહેવા માંગુ પાસે બે વર્ષે ઉઘરાણી ના કરે છતાં કોઈ ભેગા થાય તો કનૈયા શું કે પેલું હોય તો આપી દેજો એમ કે સાહેબ આવ્યા હોય તો પેલો શું કે શું આપી દેવાનું કહો છો તો આપણે કહીએ તમને પાંચસો લઈ ગયા તે તો કે તમે મારી પાસે જ લઈ ગયા હતા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસેથી લઈ ગયેલા એટલે આપણે સમજી જવાનું કે કરેક્ટ પાંચસો આપી દેવાના इसको बोले बुद्धि गई बराबर हाँ, हाँ, जो है जो देखे वो न्याय है बराबर બુદ્ધિ વધે નહીં તો આખી રાત કરાય કરાય કરે બુદ્ધિ કસરત કરાય કરાય કરે जो हो ये न्याय है આખી बराबर રાત બુદ્ધિ કસરત કરાય કરે નહીં આ બુદ્ધિ ઓછી થવાનો અમારો રસ્તો આ અમે જે કરેલો તે રસ્તો આ કરે એ બધી ઓછી ગણે બહુ દુનિયામાં આવા માણસો આખા હિન્દુસ્તાન છે ને તેમાં આવા માણસો બસો નીકળે વધારે કારણ કે આ નલાયક ના પ્રસંગ આપણને થયો છે ત્યાં પાંચસો થી છૂટી જતો હોય તો બહુ સારામાં સારું છે આ પ્રસંગ છૂટી જવા માટે પાંચસો નહીં પાંચ હજાર આપવા જોઈએ